પરમાત્મા મુખ્યત્વેનું ગાડું સીધું ચાલે છે પણ જીવનમાં જયારે પરમાત્મા ગૌર થાય છે ત્યારે કામ છાતી ઉપર ચડી બેસે છે અને કામ જયારે છાતી ઉપર ચડી બેસે ત્યારે ગાડું પડી જાય છે આજ સત્તાસુરનું સ્વરૂપ છે યશોરામાની ભૂલ એ છે કે લાલાને ગાડાના તળે રાખ્યો ગાળા ઉપર શ્રી કૃષ્ણને રાખે તો સત્તાસુર આવે નહીં જીવનમાં પરમાત્મા મુખ્ય થાય ત્યારે પૈસો ગૌણ થયો જેના જીવનમાં પરમાત્મા મુખ્ય છે એના જીવનમાં કામ ગૌણ થાય છે પણ જીવનમાં જયારે પરમાત્મા ગૌણ થાય છે ત્યારે પૈસો છાતી ઉપર કરી દેશે પૈસાથી સુખ મળે છે વાત સાચી છે પણ પૈસાથી દુઃખનો અંત આવતો નથી એ પણ સાચું છે મોડા ખિસ્સામાં પૈસા છે ભલે સુખ ભોગવે એને દુઃખ ભોગવવું જ પડશે જીવનમાં જયારે પરમાત્મા ગૌણ થાવ છો ત્યારે પૈસો મુખ્ય થઈ જશે બ્રજવાસીઓએ યશોદાજીને કહ્યું છે કે માં હવે તમે લાલાને હાથ કરો બાળકને છોડીને તમે ઘરનું કામ કરો ત્યારે રાક્ષસ વાળો ગોપીઓ યશોદાજીને સમજાવે છે માં તારા જોડે આવીને તારું બધું કામ હું કર્યું માં તારું તો એક જ કામ છે લાલાને ગોદમાં લઈને તું બેસી લાલાને ગવડાવજો લાલાને રમાડજો માં તું લાલાને છોડીને કોઈ કામ કરવા જાય ત્યારે રાક્ષસો આવે તો બુદ્ધિ શ્રી કૃષ્ણથી દૂર જાય ત્યારે વિપત્તિમાં ફસાવે બુદ્ધિ શ્રી કૃષ્ણના સન્મુખ હોય ત્યારે કોઈ રાક્ષસ આવે નહીં પણ બુદ્ધિ જયારે શ્રી દૂર જાય છે ત્યારે જ રાક્ષસો આવે છે બાલલીલામાં એ જ રહસ્ય છે યશોદા મૈયાનંદ કૃષ્ણ પાસે હોય ત્યારે કોઈ રાક્ષસ આવતો નથી નંદજી મથુરામાં જયારે જલાશે ત્યારે પૂતના આવી નંદજીવ શ્રી કૃષ્ણથી વિમુખ થાય ત્યારે પૂતના ઘરમાં આવે જીવ ઈશ્વરના સન્મુખ હોય તો પૂતના આવે નહીં બુદ્ધિ યશોદા શ્રી કૃષ્ણથી દૂર જાય ત્યારે વિપત્તિમાં ફસાયો ત્યારે રાક્ષસો આવ્યો આ જીવ પરમાત્માના સન્મુખ રહે બુદ્ધિ શ્રી કૃષ્ણ પાસે રહે શ્રી કૃષ્ણથી દૂર ન જાય ગોપીઓ યશોદાજીને સમજાવે છે કે માં તારા ઘરનું બધું કામ હું કરીશ સકળ ભંજન લીલા કરી છે શકટાસુરનો ઉદ્ધાર કર્યો ત્રિનાવર્તનો ઉદ્ધાર કર્યો બાલકૃષ્ણએ ભૂતનીએ ચાલવા લાગ્યા પરમાનંદ થયો કનૈયો ગોશાળામાં આવ્યો ને પર ગાયો બહુ રાજી થાય તે ગાય લઈ આવ્યો અને એનો ત્રણ ચાર દિવસનો વાછેડો ત્યાં બેઠો એની અડધી આંખ ઉગાડી હતી અડધી આંખ બંધ હતી બચારો શાંતિથી બેઠો બાળકૃષ્ણ ભૂકનીએ ચાલતા આવ્યા છે નાનાએ કોઈ વાછડો જોયો નાનાને કોઈ વાછડો બહુ ગમે જે નિર્વિકાર છે એ ઈશ્વરને ગમે શ્રી નિષ્કામ છે શ્રી નિર્વિકાર જે હોય એ જ ગમે છે તે નિર્વિકાર સાથે જ રમે છે પણ ચાર દિવસ તો વાંચો તેની વિચારધારો શાંતિથી બેઠો બાલકૃષ્ણ ત્યાં આવ્યા છે અને તે વાંચડાના દ્વારામાં હાથ નાખ્યો કનૈયો તો પ્રેમથી મળે બરાબર છે એના ગળામાં હાથ નાખ્યો ને અરે વાછળો થોડો ગભરાયો હમ્મા હમ્મા હમ્મા બોલવા લાગ્યો ત્યારે તો લાલાને થોડી બીક લાગી કે મૈયા મૈયા વાંસળો ગાય માતાને અને તને શું રસોડા માતાને બોલાય રસોડામાં હતા તો દોડતા દોડતા બહાર આવ્યા છે શું થયું શું થયું નાના ઉઠાવી દીધો છે બહુ ચપળ થયો છે મને ઘરનું કામ કરવા દેતો નથી યશોદામાનું શ્રીઅંગ ભારે હતું અને તેથી કનૈયો બહુ કાળજી રાખે મારી માં ઘરનું કામ બહુ કરે ને તો મારી માં થતું જશે મારી માં વધારે કામ કરે નહીં કનૈયો બહુ પ્રેમ કરે તું માનો એમ કે ના તું મને છોડીને ઘરનું કામ કરે ને તને મને એકલાને બહુ બીક લાગે મારી વધારે કામ કરે નહીં ના તું મને ગોદ મારીને બેરી તું મને છોડીશ નહીં યશોદાજી કે હું તને ગોદ મારીને બે રહું તું ઘરનું કામ કોણ કરશે કે ઘરનું કામ ગોપી આવીને કરીશ તું કરીશ ને મારી માં બહુ કામ કરે તો થાકી જશે કનૈયો બહુ બહુ પ્રેમ કરે કેવું બોલે હું વધારે કામ કરું એટલે આગળને ગમતું નથી માથવાર કરે છે ધીરે ધીરે બાળકૃષ્ણ મોટા થાય પુરોહિતો રાયદૂનામ સુમહાતપા વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રણોદિતા ચાલતા ફરતા ગરગાચાર્યજી એકવાર ગોકુળમાં આવ્યા કંગલાવાએ ગરગાચાર્યજીનું સન્માન કર્યું છે આને કહ્યું છે આપે બહુ કૃપા કરી વૃદ્ધાવસ્થામાં બાળક આવ્યો છે ને હજુ એનું મેં નામ રાખ્યું નથી બધાને લાલો લાલો કહીને બોલાવ્યો તમે આવ્યા છો તે સારું થયું એનું નામ તમે પાડો નામકરણ સંસ્કાર આપણા સનાતન ધર્મમાં સો સંસ્કાર બતાવ્યા સંસ્કાર કરવાથી દોષ દૂર થાય છે સંસ્કાર કરવાથી નવી શક્તિ આવે છે બાળક માના પેટમાં આવે ને તે દિવસથી એને સારા સંસ્કાર આપવાની જરૂર છે આ જીવ પશુ પક્ષી યોનીમાંથી રખડતો રખડતો માનવ શરીરમાં આવે એને સારા સંસ્કાર આપો તમે પાણીને ગાળીને લો છો એ પાણીનો સંસ્કાર છે ગાળા વિના પાણી લેવું નહીં બજારમાંથી દૂધ આવે ઘી આવે ગાળા વિના લેવું નહીં એનો સંસ્કાર છે સંસ્કારથી શુદ્ધિ થાય સંસ્કારથી નવી શક્તિ ઉત્પન્ન થાય જાતકર્મ એ સંસ્કાર છે નામકરણ એ સંસ્કાર છે અત્યારના લોકો હવે કે સંસ્કાર જાણતા જ નથી નાણામાં દવાખાનામાં જન્મ થાય ત્યાં કોણ સંસ્કાર કરવા જાય જન્મ થયા પછી કોઈ સાધુ સંતની છાયા પડે નજર પડે આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે બાળક ઉપર જેની છાયા પહેલી પડે છે એના કંઈક આચાર વિચાર બાળકમાં અને તેથી જાત કર્મ સંસ્કાર બતાવ્યો સાધુ સંતોની નજર પડે છાયા પડે નામકરણ સંસ્કાર છે ગર્ભાચાર્ય ધાર્મિક વિધિમાં નિષ્ણાત છે લારાનું જન્મ નક્ષત્ર રોહિણી છે અને તે રોહિણી નક્ષત્રના દેવની સ્થાપના કરી પૂજા કરી અગ્નિમાં હોમ કર્યો અને પછી નામકરણ કર્યું છે નંદ બાબાને કહ્યું કે બાબા આ રોહિણીજીના ગોદમાં જે બાળક છે એ બહુ બળવાન થવાનું છે લોકોને રમાડશે સુખી કરશે આ બાળકનું નામ રાખું છું બલરામ રાણા યશોદાજીના ગોદમાં જે તમારો બાળક છે એ તો જુગ જુગમાં રંગ બદલતો આવ્યો એના અનેક નામ છે એની શક્તિઓ પણ અનંત છે સત્યયુગમાં એ શુક્લ સ્વરૂપ હતો ત્રેતાયુગમાં રક્ત સ્વરૂપ અને દ્વાપર યુગમાં આવે શ્યામ થયો આ સર્વનું આકર્ષણ કરનારો સર્વને આનંદ આપનારો આ બાળકનું નામ રાખું છું શ્રી કૃષ્ણ યશોદામાં ઉદરનાચાર્યજીને પૂછ્યું છે કે મહારાજ મારાના જન્માક્ષરમાં ગ્રહો કેવા છે તે મને બતાવો ઉદરનાચાર્યજીએ કહ્યું છે ના ગ્રહો બહુ સારા નારાયણ બ્રહ્માક્ષરના તો ત્રણ ગ્રહ ઉચ્ચ ક્ષેત્રના છે અને પાંચ ગ્રહ સ્વક્ષેત્રના છે આ બહુ મોટો રાજા થાય યોગ છે લક્ષ્મી તો એના ચરણમાં રહેશે આ બાળકની કીર્તિ બહુ વધવાની છે આ બધાને સુખી કરશે યશોદાજી એટલે માણસ તમે બધું સારું સારું જ બોલો છો પણ દાદાના જન્માક્ષરમાં કોઈ ખરાબ ગ્રહ તો નથી ને કોઈ કુયોગ તો નથી ને કોઈનું મને એ બતાવો કોઈ ખરાબ ગ્રહ છે નવરાચાર્યજીએ વિચાર કરીને કહ્યું કે આઠ ગ્રહો સારા છે પણ દાદાના જન્માક્ષરમાં એક ગ્રહ બહુ ખરાબ કર્યો યશોદાના ઘબરાયા રાણાના જન્માક્ષરમાં કયો કરો ખરાબ કર્યો હરાચાર્યજીએ કહ્યું કે રાણાના જન્માક્ષરમાં રાહુ બહુ ખરાબ કર્યો યશોદાજીએ હાથ જોડ્યા છે રાહુને કોઈ ત્રાસ આપવો હોય તો મને ક્લાસ આપે આ બાળકને જરાય ક્લાસ આપતો આ બાળક આનંદ મારે રાહુ મારા રાણાને કોઈ ત્રાસ આપશે શું કરશે તમે કહો તો બાર બ્રાહ્મણોને રાહુનો જપ કરવાનો બે રીતે પણ આવું કોઈ બેસવાળાનો ત્રાસ આપે નહીં ગરગાચાર્યજીએ કહ્યું કે માં ખાસ કોઈ જપ કરવાની બહુ જરૂર નથી તમે કહો છો ને આવું ખરાબ પડે ખરાબ એટલે આપણા બાળકને કોઈ ત્રાસ આપે એવો ખરાબ નથી અમારા જ્યોતિષશાસ્ત્રનો એવો એક નિયમ છે જે પુરુષના જન્માક્ષરમાં સપ્તમ સ્થાનમાં અને નીચે ક્ષેત્રનો રાહુ પડે ને એ પુરુષ અનેક સ્ત્રીઓનો ધણી થાય છે એટલો જ ખરાબ નથી આ બાળક અનેક સ્ત્રીઓનો ધણી થશે યશોદામાએ કહ્યું કે નાનાનો જન્મ થયો ત્યારે એક મોટા મહાત્મા આવ્યા હતા એ મહાત્માના દર્શન પછી કોઈ દિવસ મને થયા નહીં એ એવું કહી ગયા છે કે એને તો સો હજાર રાણીઓનો ધણી થવાનો કે આમાં એવો યોગ બેઠા કે મારા બાળાનું લગ્ન કરે જલ્દી થઈ જશે નહીં મારા બાળ લગ્ન જલ્દી થશે સો હજાર રાણીઓનો ધણી થવાનો યશોદામાં એ કહ્યું કે મહારાજ એ તો બધું ઠીક છે તમને ભૂખ લાગી હશે તમે ભોજન નવાચાર્યજીએ કહ્યું કે ના હું તો સ્વયંપાથી બ્રાહ્મણ છું મને કોઈના હાથનું પાણી પણ ચાલે હું મારા હાથે પાણી ભરીશ હું મારા હાથે ભગવાનના માટે રસોઈ બનાવીશ અગ્નિમાં હોમ કરીશ પછી ભગવાનને ભોગ ધરીશ પછી હું પ્રસાદ લઉં મને કોઈનું પાણી પણ ચાલે નહીં કે મારાથી જાણું છું ગર્ગાચાર્યજી જમનાજીમાં સ્નાન કરીને આવ્યા છે યશોદામાં આવે કહું કે મહારાજ તમારા ઠાકોરજીને ભાવે એવી સરસ સામગ્રી બનાવે તમારા ભગવાન પ્રેમથી આવે બોલવામાં થોડો વિવેક રાખે રસોઈ ભગવાનના માટે કરવાની ભગવાન આરોગવાના છે એવો ભાવ રાખીને રસોઈ કરો એ ભક્તિ છે બસ તમારા ભગવાનને શું ભાવે ગરગાચાર્યજીએ કહ્યું કે હું નારાયણનો સેવક મારા નારાયણને ખીર પૂરી ભાવે કે મને સરસ ખીર બનાવો ગરગાચાર્યજીએ ખીર બનાવી ખીર પછી ઠંડી પડી બહુ ગરમ ગરમ સામગ્રી ભરવી નહીં તમારા શરીરમાં તમે જેવો પ્રેમ રાખો છો એના કરતા પણ હજાર ઘણો પ્રેમ ભગવાનના સ્વરૂપમાં રાખો ભગવાન અતિ કોમળ છે ખીર ઠંડી કરી ખીરમાં તુલસીજી અર્પણ કરે છે અને ગરગાચાર્ય નારાયણનું સ્મરણ કરવા લાગ્યા હે વૈકુંઠાધિપતે હે ચરાચરપતે હે લક્ષ્મીપતે હે નાથ પધારો બહુ પવિત્રતાથી પ્રેમથી તમારા માટે ખીર બનાવી હે નાથ તમે આરોગો ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય ગરગાચાર્યજીનો નિયમ હતો ઠાકોરજીનો ભોગ ધર્યા પછી ઓમ નમો નારાયણાય મંત્રની બાર માળા કરવાની અને ત્યાં સુધી ઠાકોરજી આરોગે છે એવી ભાવના કરવાની બાર મહાપુરુષ થયા પછી જળ પણ કરવાનું એમનો એવો નિયમ હતો કે આંખ બંધ રાખીને ઓમ નમો ઓમ નમો નારાયણ જપ કરે આ બાજુ લારાને ખબર પડી કે હું જ નારાયણ છું બીજો કયો નારાયણ આવે મને જ બોલાવે છે આપણને કોઈ પ્રેમથી બોલાવે ને આપણે ન જોઈએ તો બહુ ખોટું કહેવાય મને પ્રેમથી બોલાવી રહ્યા એ બાલકૃષ્ણલાલ ત્યાં પધાર્યા અને ધીરે ધીરે ખીર આરોગ વાળાવ્યા હમણાં મારું ભોજન થાય છે આખું ઘરતા નહીં મહારાજનો એવો નિયમ હતો કે બાર મારા જપ કરે ત્યાં સુધી આંખ બંધ રાખે પછી આંખ ઉગાડે કે બાર મારા પૂરી થઈને પછી આંખ ઉગાડે કે બાલકૃષ્ણ દેખાય હજુ બરાબર જાણતા નથી વરદાચાર્યજીએ વિચાર કર્યો નંદ બાબાએ વૈશ્વ આ વાણિયાનો છોકરો બ્રાહ્મણમાંથી નડકી ગયો તે ખીર મારાથી કેમ ખવાય હું બ્રાહ્મણ છું એ યશોદા એ યશોદા યશોદાજીને બોલાવે છે યશોદાજી દોડતા આવે છે શું થયું શું થયું બાલકૃષ્ણ થોડા ગભરાવા ત્યારે શું થશે તો તમે એકવાર માને જુએ અને પછી મહારાજને જુએ મારાની આંખમાં કેવળ પ્રેમ ભરે કેવો દેખાય યશોદાજીએ કહ્યું કે ઘણી તમારા ખીરમાં અડકી ગયો કે અડકી શું અડધી ખીર થઈ ગયો હું તો ઓમ નમો નારાયણ ઓમ નમો હતો અને તારો દીકરો અહીં આવી ગયો યશોદા માને કોઈ ઠીક લાગ્યું નહીં નાણાને કહ્યું તને ઘરમાં કોઈ ખાવાનું મળતું નથી કેમ અહીં આવ્યો બ્રાહ્મણને ત્રાસ આપ્યો મારા કોઈ નાચવાને લે છે પણ આ મહારાજે મને ભૂલાવ્યો પછી હું અહીં આવ્યો મને ભૂલાવ્યો છે યશોદાજીએ ગરગાચાર્યજીને પૂછ્યું છે મારા બાપે લાલાને ભૂલાવેલો ગરગાચાર્યજીએ ના પાડી મેં તો એને ભૂલાવ્યો નથી હું તો મારા ઈષ્ટદેવ નારાયણ છે તો વૈકુંઠના વિરાજે રાખજો તેમને હું ભૂલાવતો હતો અને આંખ બંધ રાખીને જતો હતો પણ તારો દીકરો અહીં આવી ગયો ધારાએ હાથ ઉઠો કર્યો અને યશોદાજીને કહ્યું માં વૈકુંઠનો નારાયણ તે જ હું છું હું નારાયણ યશોદાના કાન ઉપર હાથ રાખતા છોકરો ગમે તેવું બોલો આવું ન બોલાય હું સાનો નારાયણ તું મારો દીકરો છું તને ખબર છે નારાયણનો ચાર હાથ હોય અને ક્યાં ચાર હાથ છે તું મારો બાળક છે એમાં મારા ચાર હાથ તારું જોવા છે તને બતાવવું આવડે યશોદાબા ખબર છોકરો ચમત્કારી બહુ છે એનો જન્મ થયો તે મને ખબર પડી નથી અને અત્યારથી આ ચાણાકારો થઈ જાય ને તો પછી તો લોકોને ખાતરી થશે કે આ છોકરો યશોદાનો નથી બેટા મારા દેખતા તો કોઈ દિવસ ચાર હાથવાળો થઈશ નહીં ચાર હાથવાળા નારાયણને હું વંદન તો કરું છું પણ મારો બે હાથવાળો બાલકૃષ્ણ મને બહુ ગમે ચાર હાથવાળા નારાયણ થોડો ભેગો જોવા લાગ્યો અને બે હાથવાળો બાલકૃષ્ણ અતિ સુંદર કેવો દેખાય નાણાને ઉઠાવી લીધો નરાચાર્યજીને કહ્યું કે નાના તો બાળક છે ભૂલ થઈ ક્ષમા કરો તો ક્ષમા શું કરે તમારો છોકરો ખીર નાળ કે ખીર હું નહીં ખાઉં હું બ્રાહ્મણ છું કે મારા હું એવું કહેતી નથી કે આ ખીર તમે જમો પણ મારી બહુ ઈચ્છા છે તમે ફરીથી ખીર અને હું લાલાને નહીં છોડું ભૂલ થઈ મારા તમે ભૂખ લાગે છે ને તો મને બહુ દુઃખ થશે મારા બ્રાહ્મણ ને ત્રાસ આપ્યો આ વિચાર ત્યાં મનમાં આવ્યો એ શોધામાં આવ્યો બ્રાહ્મણ સાપના મારા તરફ ફરીથી બનાવો યશોદામાનો સાચો પ્રેમ વર્ગાચાર્ય ફરીથી સ્નાન કરવાનો ગયા જમવા લઈ આવે છે યશોદામાએ બધી તૈયારી કરી પછી તો માએ વિચાર કર્યો દાદાને મારે છોડવું જ નહીં દર આપવાની ખીર બનાવે છે ત્યારે યશોદા મૈયા બાલકૃષ્ણ લાલને લઈને બહાર આંગણામાં લઈને બેઠા કનૈયો જયારે બહાર આવ્યો ને ત્યારે પશુ પક્ષીઓ બહુ રાજી થાય સ્વરૂપ એવું સુંદર નાના દર્શન કરતા પ્રેમ આવે તે કોયલ કુહુ કુહુ કુહુ એવું બોલે શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે મોરને મેઘનો રંગ બહુ ગમે લાલાને જોયા પછી તો મોર થઈ થઈ થઈ નાચે લાલાના ચરણમાં તીક્ષની ભેટ અર્પણ કરે તારા યશોદા માને કહ્યું કે માં આ મોર નાચે છે એવું મને પણ નાચતા આવડે છે કે બેટા તને નાચતા આવડે બેટા મેં કોઈ દિવસ જોયું નથી મારો કનૈયો કેવું નાચ મારે જોવું છે ઈશ્વરાનંદના તાળી પાડે અને બાલકૃષ્ણ નાચે જે જગતને નચાવે છે આજે પ્રેમના આધીન થયો છે અને આજે યશોરામાના સન્મુખ થયો તો પર નાચે ચરણમાં સુવર્ણના નોકરું ધારણ કરાવ્યા તો છૂમ છૂમ એવો મધુર ધ્વનિ પાડે અને ધીરે ધીરે ભાવપૂર્વક એવું નાચે યશોદામાં તો જોતા તમને કેવું નાખે બધા તો બહુ સરસ નાખે માં લખાણ કરે ને તેનું સ્વર્ગ આવે દોડતો આવે યશોરાલાલ આરામે સાથી સાથે માના ગાળામાં હાથ રાખ્યો યશોરાજીએ કહ્યું બેટા તું ખરું થઈ ગયા આવું નાચવાનું તને કોને શીખવાડ્યું માના ગાળામાં હાથ રાખ્યો છે અને માને કહ્યું કે ના હું તારા પેટમાં હતો ને ત્યારે બધું શીખીને જ બહાર આવ્યો બધું આવડે પણ કોઈને ગુરુ કરે નહીં એ બધાનો ગુરુ છે કે તમારા પેટમાં તો ત્યારે બધું શીખીને વાળા છે કેવું બોલે મોર જયારે નાચે છે ને ત્યારે મોરના પાછળ પાછળ ઢેલ પણ નાખે કમીએ તો બાળક છે કશું જાણે નહીં તો માને બધું પૂછે કે ના મોરના પાછળ પાછળ કોણ નાચે તો બેટા એ ઢેલ કે ના ઢેલ એટલે શું હોય યશોદા મૈયા રાણાને સમજાવે કે બેટા જે મોરની વહુ છે ને એને લોકો જોઈ કે ના મોર નાખે એટલે એની વહુ પણ નાખશે કે હા કે ના મારી વહુ ક્યાં છે મારી વહુ નથી નાખ્યું છે મારી વહુ તો મને બતા યશોદામાં કેવું બોલે બેટા તું બહુ તોફાન કરે મને તો એ જ મોટી ચિંતા છે મોટો થયા પછી તને વહુ કોણ આપશે કે મને આજથી તોફાન છોડી દીધું પણ મારી વહુ તો મને હવે જલ્દી બતાય માં બહુ આવે એટલે પછી શું થાય છે અરે શું થાય છે તું મોટો થાય એટલે પછી બધું તને ખબર પડે તું મોટો થા તારા માટે હું સરસ બહુ લઈ આવ્યું યશોદામૈયા લાલાને સમજાવે છે આ બાજુ વર્ણાચાર્યજીએ ખીર ઠંડી કરી મારાને ખબર પડી છે સરસ ખીર બનાવી મને અર્પણ કરાવી ના તો મારાને પાણી પણ પીતા નથી મારા ઉપર કેવો પ્રેમ પાણી પીવું હોય તો મને બહુ યાદ કરે મને અર્પણ કરીને પછી પાણી પીએ કે આવી સરસ ખીર બનાવી છે એટલે મને ભૂલાવશે તો ખરા પણ મારી મા મને જવા દેતી નથી લાળાએ કરી ગમત માના ગોદમાં આંખ બંધ કરીને સુઈ ગયા યશોદામાં બહુ રાજી થયા આખો દિવસ બહુ રમે છે ને તો થાકી ગયો નાના મિત્ર આવી છે બહુ સારું થયું બચારો બ્રાહ્મણ હવે શાંતિથી અંદર જમશે આ સુઈ ગયો તે બહુ સારું થયું નાનાચાર્યજીએ ખીર ઠંડી કરી છે અને તે ખીરમાં તુલસીજી પધરાવી અને હે વૈકુંઠાધિપતે હે ચરાચર પતે હે લક્ષ્મી પતે હે નાથ પધારો એકવાર પેલો બાળક ખીરમાં હલકી ગયો ને તેથી મેં ફરીથી સ્નાન કર્યું બહુ પવિત્રતાથી બહુ પ્રેમથી તમારા માટે મેં ખીર બનાવી હે નાથ કૃપા કરો તમે પ્રગટ થઈને હારો મરણાચાર્ય પ્રેમથી જેમ જેમ મનાવે છે તેમ તેમ લાલાને જવાની ઉતાવળ થાય લાલા જોયું મારી માથવાથી જાગે છે મને નહીં જવાતું શ્રી કૃષ્ણ જ્યાં વિરાજે છે ત્યાં ઐશ્વર્ય શક્તિ સેવામાં હાજર છે લોકોના તો બાળક થઈને રમ્યા હું ઈશ્વર નથી દેવ નથી હું તમારો બાળક છું પણ શ્રી કૃષ્ણ પરમાત્મા છે ઐશ્વર્ય શક્તિ હાથ જોડીને સેવામાં હાજર રહે છે મને કઈ સેવા નથી મારા આ ઈશ્વરી શક્તિને કહ્યું આજે મારી માને હું મારે એવું તું કરજો નિદ્રા એ દેવી છે યા દેવી સર્વભૂતેશુ નિદ્રા રૂપે સંસ્થિતા ઐશ્વર્ય શક્તિને આજ્ઞા કરી છે એકદમ ઠંડી હવા છૂટી છે તો ઐશ્વર્ય શક્તિએ માના આંખમાં પ્રવેશ કર્યો ગોદમાં બાલકૃષ્ણ છે ઠંડી હવા છૂટી છે યશોદા માની આંખ ત્યાં જ મળી ગઈ મારો નિદ્ર આવી ત્યારે બાળકૃષ્ણ ઉઠ્યા છે દોડતા દોડતા ગયા શિરારોગવા આ બીજો પ્રસંગ હતો ને ગર્ગાચાર્યને બહુ ભૂખ લાગી હતી ગર્ગાચાર્યજીએ વિચાર કર્યો બાર માણસ સુધી આંખ બંધ રાખું કદાચ પેલું આવીને અડકી જાય તો બાર માણસ સુધી આંખ બંધ રાખવી એ કંઈ ઠીક નથી છોકરો બહુ ચપળ છે તે મારા કરતા કરતા આ સુધારીને જોયો તો પેલો આવતો નથી ને મીરાચાર્યજીએ ત્યાં આવ્યો પાછો અહીં માણસની લડકી મારા એવો વિચાર કર્યો બ્રાહ્મણ છે મારો ભક્ત છે એને ભ્રાંતિમાં ક્યાં સુધી રાખો બાલ સ્વરૂપ અંતર્ધાન કરી શંખ ચક્ર બધા પગલધારી દ્વારકા રાજ પ્રગટ થયા છે આ તો મારા ઈષ્ટદેવ નારાયણ છે મારી ભક્તિ આજે સફળ થયું છે મારું જીવન સફળ થયું છે મારા ઉપર બહુ કૃપા છે તે પ્રત્યક્ષ પ્રગટ થઈને હારો છે ગરગાચાર્ય સાષ્ટાંગ વંદન કર અને તે સમયે ગરગાચાર્યજીએ સાંભળ્યું છે વૈકુંઠના નારાયણ તે જ શ્રીકૃષ્ણ નારાયણ અને શ્રી કૃષ્ણ એક જ છે તમારી ભક્તિ સફળ કરવા માટે મેં આ લીલા કરી છે પછી તો ચતુર્ભુજ સ્વરૂપ અંતરધામ કર્યું જે બાલકૃષ્ણ અનંજો જેવો પ્રેમ કરે છે એવો પ્રેમ કરનાર આ જગતમાં કોઈ થતો ભવિષ્યમાં થશે પણ કનૈયો પ્રેમ કરે ને ત્યારે આ જીવની લાયકાતનો પણ વિચાર કરતો નથી એકાદ રૂપિયો આપવો હોય તો તમે બહુ વિચાર કરો આ માણસ લાયક છે કે નહીં શ્રી કૃષ્ણ પ્રેમ કરે છે ત્યારે જરાય વિચાર કરતા નથી આ કારણ કૃપા કરે આ જીવ લાયક દાદાએ વિચાર કર્યો બે વાર ખીર બનાવી અને આ બ્રાહ્મણે તો મને ખવડાવી છે બ્રાહ્મણ સવારમાં ભૂખ્યો છે એને બહુ ભૂખ લાગી છે મારા કહું મહારાજ તમને ભૂખ લાગી છે અને હું તમને જમાડું તે બાળકૃષ્ણ ગરણાચાર્યના મુખમાં કોઈ આપે મહારાજ તમે જમો મારા ઈષ્ટદેવ આજે મને ઉચ્છિષ્ટ પ્રસાદ આપ કે હાથ જોડીને બેઠા છે બાળકૃષ્ણ જે કંઈ આપે તે આળું ગરણાચાર્ય બેઠા છે બાળકૃષ્ણ ઉભા છે મુખમાં કોળીઓ આપે માણસ તમને ભૂખ લાગી છે તમે જેમ તમારા ઉપર કેવો પ્રેમ છે આ બાજુ યશોદામાં જાગ્યા યશોદામાં એ જોયું ગોદમાં કનૈયો દેખાતો નથી મારી આંખ મળી ગઈ પછી આ બ્રાહ્મણને કાંસ આપવા તો ગયો નથી ને ક્યાં ગયો યશોદામાં જોવા આવે છે માએ દૂરથી જોયું કે મહારાજ તો હાથ જોડીને બેઠા મારો બાલકૃષ્ણ ઊભો છે અને મુખમાં જે આપે તે બધું મારા ખાય છે એકવાર મારો કનૈયો ખીરને અડકી ગયો એ ખીર મહારાજે ખાધી નહીં અને હવે મુખ આપે તો બધું ખાય છે મહારાજની અપ્રોચ કેવી હતી યશોદામાને યશોદામાં જોયું યશોદામાં પધારે છે એકદમ ઉઠીને ઉભા છે આજે તો વર્ગાચાર્ય યશોદામાં આવે સાષ્ટાંગ વંદન કરે આ બ્રાહ્મણને શું થયું મહારાજ મહારાજ મને વંદન કરશો તમે શું કરો હું ગોવાળન છું તમે પવિત્ર બ્રાહ્મણ છો માટે બહુ બહુ પણ કર્યું પરમાત્મા તારા ભૂત મારા મારા જય જયકાર કર્યો છે યશોદામાને શંકા થઈ આ મારો પુત્ર છે કે પરમાત્મા છે મને કહ્યું કે આ પરમાત્મા તારા ગોતમાં રમે છે મારા વિચાર કર્યો કે મારાથી તો ગોતાયો હોય મારી મને પરમાત્મા માને ને તો પ્યાર કરી શકે નહીં મને ધમકાવી શકે નહીં જીવને ઈશ્વરનો સંકોચ થાય જ્યાં ઐશ્વર્ય છે ત્યાં જીવ દૂર ઉભો રહે છે પ્રેમ રસ લેવા માટે પ્રેમ રસ આપવા માટે હું પરમાત્મા નથી હું તમારું બાળક પ્રભુએ વૈષ્ણવી માયાનું આવરણ કર્યું કુશોદામાં બધું ભૂલી ગયા એ તો મારું બાળક એવો છે એકવાર જે જેને એને જુએ ને એ પાગલ જેવો થઈ જાય મારા બોલાવાને આશીર્વાદ આપે સુરગાચાર્યજીએ કહ્યું હતું કે આ પરમાત્મા જે યશોદામાં ભૂલી ગયા શ્રી બાલ લીલા અતિ મધુર છે દુર્વાસા ઋષિની ગમત કરી દુર્વાસા ઋષિને એકવાર એવી શંકા થઈ આ ઈશ્વર છે કે કોઈ બાળક છે બાલકૃષ્ણના ગાલમાં હસવા લાગ્યા ને કે દુર્વાસા ઋષિ લાલાના પેટમાં ગયા છે દુર્વાસા ઋષિને રાણાના પેટમાં બ્રહ્માંડના દર્શન થયા દુર્વાસા ઋષિને પોતાનો આશ્રમ રાણાના પેટમાં દેખાયો ચંદ્રાવલી ગોપીની કથા આવે યશોદામાએ ગણપતિ મહારાજને બાધા રાખેલી છે ગણપતિની કથા આવે છે ગણપતિ મહારાજ રાણાને લાલુ વારો વૃંદાવનના સાધુ સંતો બાલ લીલાની સમાપ્તિ સુખ્યા માણસના ચરિત્રમાં કરે વૃંદાવનના સંતો એનો વિસ્તાર બહુ કરે ભાગવતમાં એક બે શ્લોક લીધા વૃંદાવનમાં એક સુખિયા નામની મારણ રીત અને તે મારણ રોજ ગોકુળમાં ગોપીઓના ઘેર ફૂલ તુલસી આપવા જાય અને માણસ ફૂલ તુલસી આપવા આવે ત્યારે ગોપીઓ લાલાની જ વાતો કરે આજે લાલા આવું કરે તે માણસ ત્યાં ઊભી થઈને લાલાની વાતો સાંભળે એને કૃષ્ણ કથા શ્રવણ કરવાનું વ્યસન થયું લાલાની એ વાતો ન સાંભળે ત્યાં સુધી એને કંઈ ગમે જ નહીં નિત્ય કૃષ્ણ કથા શ્રવણ કરતા કરતા એનો પ્રેમ વધવા લાગ્યો એના મનમાં એક દિવસ એવો વિચાર આવ્યો આ ગોપીઓ આખો દિવસ જેની વાતો કરે છે એ બાળકૃષ્ણ કેવો હશે મારે એને જોવો છે કે મારણ યશોદાજીના આંગણામાં આવીને ઉભી રહી શ્રીકૃષ્ણ બહાર આવે તો રાણાનું દર્શન માનવના મનમાં એક પણ લૌકિક વાસના હોય ત્યાં સુધી ભગવાન દર્શન આપતા નથી વાસનાનું બીજ જ્યારે બળી જાય છે ત્યારે પરમાત્મા દર્શન આપે એક પણ લૌકિક વાસના હોય ત્યાં સુધી ભગવાન બરાબર દર્શન આપતા નથી માનવના હૃદયમાં શ્રી કૃષ્ણ દર્શનની તો ઈચ્છા છે પણ સાથે સાથે એના મનમાં બીજી પણ ઘણી વાસનાઓ પડી સાધારણ માનવનું મન વાસનાનું ખેતર હોય માનવ જાણતો નથી મારા મનમાં કેટલી વાસનાઓ છુપાયેલી છે એક પણ વાસના હોય તો ભગવાનના દર્શન થતા નથી અભાવના મનમાં શ્રી દર્શનની તો ઈચ્છા છે પોતાના મનમાં બીજી પણ વાસનાઓ છે કનૈયો બહાર જતો નથી માં નાનાની પ્રતીક્ષા કરે એ બહાર આવતો નથી માણે ભૂદેવને પૂછ્યું છે કે મહારાજ કૃપા કરો મને લાલાના દર્શન થાય એવો કોઈ ઉપાય બતાવો ત્યારે ગુરુદેવે કહ્યું કે તારે કંઈક ભક્તિનો નિયમ લેવો જોઈએ સવારે ઉઠીને ધ્યાન કર પ્રેમથી પૂજા કર જપ કર મારે કહ્યું કે મારા જેવું બહુ ગરીબ મારાથી કોઈ નિયમ થઈ શકે એમ નથી સવારે ઉઠીને હું કામ કરવા જઉં છું આખો દિવસ મહેનત કરું છું પછી બજારમાં જઈને અનાજ લઈ આવું છું પેટ ભરું હું કેવી રીતે નિયમ લઉં ગુરુદેવે કહ્યું કે નિયમ લઈને ભક્તિ તું ન કરે ત્યાં સુધી પ્રભુને દવા નહીં આવે નિયમ તો લેવો જ પડે આ કથા સાંભળ્યા પછી તમે પણ કોઈ પાપ છોડો અને ભક્તિનો કોઈ નિયમ લો તો તમને આ કથાનું શું આની ફળ મળશે આજથી હું જુઠ્ઠું નહીં બોલું આજથી હું ક્રોધ નહીં કરું હું કોઈની નિંદા નહીં કરું કોઈ પણ પાપ છોડો અને ભક્તિનો કોઈ નિયમ લે પાપ છોડે અને ભક્તિનો કોઈ નિયમ લે ત્યારે ભગવાન દયા કરે છે કૃપા કરે તમારા મનને છૂટું મૂકશો નહીં તમારા મનને ભક્તિના નિયમથી બાંધી રાખજો મનને એક મિનિટ પણ પાપ કરવાની રજા આપશો નહીં મન પાપ કરવાની રજા માગે છે તમે બધા માલિક છો મને તમારો નોકર છે માલિકની પ્રેરણા વિના મન પાપ કરે નહીં એકવાર એને પાપ કરવાની છૂટ આપશો ફરીથી માગશે ફરીથી માગશે પછી તો એને પાપ કરવામાં મજા આવશે મનમાં પાપ ઘર કરશે પતન થશે મનને એક મિનિટ પણ પાપ કરવાની છૂટ આપશો નહીં ભક્તિના નિયમથી જે મનને બાંધી રાખે છે એ જ વૈષ્ણવ છે ત્યારે કંઈક નિયમ લેવો પડશે બાળે કહ્યું કે મારા બહુ જ ગરીબ હું કેવી રીતે નિયમ લઉં ભૂદેવે વિચાર કરીને તે બાળને કહ્યું છે તું નંદ બાબાના આંગણામાં ઊભી રહે છે ને એ સારું નથી તું હાથ જોડીને નંદ બાબાના રાજમહેલને એકસો આઠ પ્રદક્ષિણા કર એક પૈસાનો ખર્ચો નથી તું ક્યાં ઊભી રહે છે એ સારું નથી પ્રદક્ષિણા કર મારે વિચાર કર્યો કે આ નિયમ લેવામાં મને કંઈ વાંધો નહીં એક પૈસાનો ખર્ચો નહીં મારે રોજ ગોકુળમાં તો જવું જ પડે છે હું ત્યાં આંગણામાં ઊભી રહું છું એ સારું નથી હવે હું નંદજીના રાજમહેલને પ્રદક્ષિણા કરું કે મારા જો રોજ એકસો આઠ પ્રદક્ષિણા કરું પણ મને પ્રદક્ષિણાનો વિધિ સમજાવો કેવી રીતે પ્રદક્ષિણા કરવા ગુરુએ કહ્યું હાથ જોડીને પ્રદક્ષિણા કરો પરમાત્માના નામનો જપ કરતા કરતા પ્રદક્ષિણા કરવા પ્રદક્ષિણામાં મનથી પ્રભુનું સ્મરણ કરવાનું પ્રભુની પ્રાર્થના કરવાની બે મિનિટ તમે બહાર આવો તમારા દર્શન કરવા તું રોજ એવી રીતે પ્રાર્થના કરીશ ને લાલાને કોઈ દિવસ બહાર આવવાની ઈચ્છા થશે એ તારો પ્રેમ જોઈને બહાર આવશે પ્રદક્ષિણામાં સાવધાન રહેવાનું છે ધીરે ધીરે ચાલવાનું છે દોડવાનું નહીં કેટલાક તો પ્રદક્ષિણા કરે છે પણ કૂતરું પાછળ પડે જેમ દોડ્યા કરે ને તેમ દોડે પ્રદક્ષિણા પૂરી કરવી એવું નહીં ધીરે ધીરે પ્રદક્ષિણા કરવા મારે નિયમ લીધો છે એકસો આઠ પ્રદક્ષિણા કરે ગુરુદેવને પૂછ્યું કે મહારાજ ક્યારે ભગવાનના દર્શન કરશે હવે ક્યારે તો જો હું શું કહું ત્રણ વર્ષે તું નિયમથી એકસો આઠ પ્રદક્ષિણા કર તારા પાપ બળી જશે પ્રભુને દવા આવશે પ્રદક્ષિણા કરતા કરતા પ્રાર્થના કરવાની બહાર આવશે તમારા મારે દર્શન કરવા છે બે મિનિટ મારા માટે બહાર આવો અને એ બધું સાંભળે છે કે મારે એવો નિયમ લીધો છે હાથ જોડીને નંદ બાબાના રાજમહેલને પ્રદક્ષિણા કરે અને તે પ્રદક્ષિણા કરતા કરતા લાલાને બોલાવે છે તેને બહાર આવશે અને તમારા દર્શન કરવા એક બે ચાર દિવસ કરતા કરતા ત્રણ વર્ષ એના પૂરા થતા અન્યને એકવાર પણ દર્શન થવા નથી માણનો પ્રેમ હવે વધ્યો છે અને શ્રી કૃષ્ણનો વિયોગ એને સહન થતો નથી માણ વિચાર કરે છે ગોપીઓ તો વાતો કરે કે કનૈયો બહુ બહુ પ્રેમ કરે છે એને યાદ કરો કે ચૂમ ચૂમ ચૂમ કરતો દોડતો આવ્યો કઈ વર્ષે થયા હું લાવ્યો પાછળ પડી હજુ એક વાર પણ એને દેખાયું નથી મારા પાપ બહુ છે પણ ગયા વર્ષે એકસો આઠ પર પ્રદક્ષિણા કરી છે મારા માટે એક દિવસ પણ બહાર નહીં આવે બે મિનિટ આવીને કહેવાના વગર આજે નારાયણનો પ્રેમ લગ્યો છે એને એવો નિશ્ચય કર્યો છે નારાયણના દર્શન કરાવીને મારું પાણી પીવું નથી સાંભળ્યું છે બાળકને મેળો ભાવે કે દ્રાક્ષ છે જાંબુ છે ગોળ છે એ સુંદર ફળ લઈ આવ્યું માથે ફળની ટોપલી છે અને તે લાલાને બોલાવે છે ફળો ફળો કદાચ ફળ લેવા બહાર આવશે લાલાના કાને તે શબ્દ ગયો ત્રણ વર્ષ થયા આ જીવ મારા પાછળ કર્યો હજુ લાયક તો નથી પણ એના ભક્તિને મક્કમ કરવા માટે હું બે મિનિટ બહાર છે મને રોજ કે છે બે મિનિટ બહાર આવે પણ તમારી પાસે કઈ માનવું નથી મેં દર્શન આપ્યું એ રોજ મને મનાવે છે આજે હું બહાર ગયો એના ભક્તિને મક્તમ કરું પાંચ વર્ષનો કનૈયો તે બહુ સુંદર દેખાય યશોદાબાએ પીળું પીતાંબર પહેરાવ્યું સોનાનો કંડોરો છે બાજુ બંધારણ કર્યા કાનમાં કુંદન છે નાકમાં મોતી લટકે છે રેશમ જેવા સુવાણ વાકડિયા કેસ છે મોર પિક્ચરનો મુગટ છે એના હાથમાં પ્રેમ ભરે હાથમાં નાનકડી વાંસળી છે ચરણમાં સુવર્ણના નૂપુર છે કે તને યો છુમ છુમ કહેતો બહાર એ જેવું ચાલે ને એવું કોઈને ચાલતા પણ આવડે નહીં બહુ ભાવના હતી તે બાલકૃષ્ણ બહાર આજે તો લાલા એવી લીલા કરી બે હાથ લંબાવ્યા છે અને માણને કહ્યું ફળ આપો માણ લાલાના દર્શન કરો સારા છે લાલાના ઓવાળના લે છે કેવા દેખાય યશોદાએ બહુ બહુ પૂરું કર્યું છે ત્યારે આવું બાળક છે અંદાજ બગડેલી છે મારી નજર પડે એ જરા જરા આનંદ મારે દેખાય તારાના દર્શનમાં હૃદય એનું ઉપડી ગયું છે એટલે પછી વાના સાથે થોડુંક બોલવાની ઈચ્છા થઈ મને વાના સાથે વાતો કરવી બાલકૃષ્ણ ફળ માગે છે ફળ આપો તારી માએ કહ્યું કે બેટા હું કંઈ ફળ આપવા આવી નથી ફળ વેચવા આવી હું બહુ ગરીબ છું તું મને થોડું અનાજ આપે તો પછી એના બદલામાં હું તને ફળ તું મને થોડું અનાજ આપ હું બહુ ગરીબ છું નાનાએ કહ્યું કે હું અનાજ લઈને આવું છું બાળકૃષ્ણ દોડતા ઘરમાં ગયા માલને વાળા પાસે અનાજની માગણી તો કરી પણ પછી એને બહુ પસ્તાવો છે બાળક પ્રેમથી બહાર એ માગતો હતો આ તોબત છે શું મેં પ્રાણ કાઢીને રાખ્યા હોત ને થયો હલકા બાળકો જે કંઈ કામ હશે તે બધું હું કરીશ ઘણા બધાનું ભોજન કર્યા પછી એની પૂરી રીતે મને ખાવા આપશે એક વાર ગોટમાં બેસે અને માટીને બોલાવે આખું દિવસ આનંદ એને ઘેર જવાની ઈચ્છા થતી નથી ઘેર ગયા વિના તો છૂટકો નથી લોકો શોધતા અહીંયા આવશે એને માથે ટોપલી રાખી છે નાનાનું સ્મરણ કરતી કરતી જાય કેવો સુંદર કેવો પ્રેમ કે મને માં કહીને બોલાવી મારણ જે આવે છે તે મારણે જોયું એની ટોપલી રત્નોથી ભરી એક એક રત્ન લાખ લાખ રૂપિયા લાલાએ ધ્યાનમાં રાખ્યું હતું મારણે કહ્યું હતું કે હું બહુ ગરીબ છું મારા આવેલો જીવ ગરીબ રહે નહીં હવે હું ગરીબ છું એવું બોલવાનો એને પ્રસંગ આવે જ નહીં Ele complira nocivari dice. કરેલા કર્મનું ફળ જે પરમાત્માને અર્પણ તમે જે આ કથા સાંભળો છો તમે જે પ્રભુના નામનો જપ કરો છો તમે જે દાન આપો છો આ કરેલા સર્વ સત્કર્મનું પુણ્ય એ જ ફળ છે અને પુણ્યરૂપી ફળ શ્રી કૃષ્ણને અર્પણ કરો પુણ્ય કૃષ્ણ અર્પણ કરો પુણ્યરૂપી ફળ જે શ્રી અર્પણ કરે છે એની ટોપલી ભગવાન રત્નોથી બની માનવની બુદ્ધિ એ ટોપલી જેવી જ છે પ્રેમ ભક્તિ એ જ રત્ન છે અપરોક્ષ જ્ઞાન એ જ રત્ન છે રત્નદીપ એવા હોય છે કે ઘીની જરૂર નહીં વાતની જરૂર નહીં દિવસમાં પ્રકાશ આપે રાત્રે પ્રકાશ આપે પ્રેમ એ જ રત્ન છે જ્ઞાન એ જ રત્ન છે અને તે આજે અંદર બહાર પ્રકાશ દેખાય જે કરેલા કર્મનું ફળ પરમાત્માને અર્પણ કરે છે એની બુદ્ધિ ભગવાન રત્નોથી ભરી દે છે એને બહાર પ્રકાશ દેખાય છે અંદર પ્રકાશ દેખાય એને જમણી બાજુમાં પ્રકાશ દેખાય છે એને ડાબી બાજુમાં પ્રકાશ દેખાય હવે તો એને જગત દેખાતું જ નથી અંદર બહાર પ્રકાશ દેખાય છે અને તે પ્રકાશમાં બાલકૃષ્ણ રમે માનવ એવા દર્શન થયા અતિ આનંદમાં છે અંદર બહાર શ્રી દર્શન કરતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે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 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare